मंदिर को जाने का क्या जरूरत है क्या आवश्यकता એટલે हमारा प्रश्न हुआ कि शुद्ध है कहीं शुद्ध है ऐसा नहीं चलेगा बोला कि अज्ञान से आत्मा शुद्ध अशुद्ध है ज्ञान से शुद्ध है जहाँ तक अज्ञान है वहाँ तक आत्मा शुद्ध है हाँ निश्चय और व्यवहार दोनों बात निश्चय और व्यवहार નિશ્ચય और व्यवहार હા हाँ दोनों એટલે વ્યવહાર व्यू पॉइंट थी आत्मा अज्ञान भी है निश्चय भी ज्ञान भी है तो અને ऐसा होना चाहिए व्यू पॉइंट भी होना नई नई बात होना नई बात है। नई बात कोई जुगो पे नहीं है ये ज्यादा कठिनाई एकांगी दृष्टिकोण से ही है। ज्यादा कठिनाई एकांगी દ્રષ્ટિકોણ से हुई है हाँ? એકાંગી દ્રષ્ટિકોણ થી આ બધી વધારે કઠિનાઈ થઈ છે एकांतिक हाँ हाँ एकांतिक ऐसा और हुआ दिगंबरी भी एकांतिक पकड़ लेता है ऐसा हुआ कि पंद्रह सौ वर्षों के दार्शनिक ग्रंथों को जब देखते हैं तो यह नहीं लगता कि दर्शन के ग्रंथ है केवल आश्रय के ग्रंथ लगते हैं। बहुत ऐसा हुआ है हाँ, क्योंकि इस साल में साधना तो छूट गई बोरा बहुत ठीक पर चला इसलिए भरत शास्त्र बन गए दर्शन के शास्त्र भगवान नहीं था और सभी आग्रह के भगवान मेरा नहीं था हम्म। तक शागवाद की बात समझ में नहीं आती तब तक सत्य तक पहुंचना बड़ा कठिन था बहुत मुश्किल है तो आजकल तो अब ऐसा हो गया कि विज्ञान से झगड़ा नहीं होता और सबसे झगड़ा होता केवल अनेकांत की दृष्टि से साधना करने वाले को झगड़ा नहीं होता है बाकी सब होता है अच्छा ये पुस्तक आपको मिली क्या मेरे साथ बापरी साहब मेरे साथ छह गाड़ियों लेकर आया था हम्म। हाँ। खाली दिवाली पर दर्शन करने के लिए या हमको तो ना बोल दिया तुम्हारी तो नहीं आना हाँ। जुदा मार्ग क्यों निकाला है अच्छा, अच्छा, अच्छा हाँ, बोले हमने कुछ जुदा मार्ग निकाला है वही मोक्ष मार्ग है वही महावीर का मार्ग है श्रीमदास का मार्ग है हाँ तो ये श्रीमद राजचंद्र का इसलिए मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र साहब पर प्रभाव रहा खरा तो अलग से लगता नहीं है એટલે એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમદ રાજચંદ્ર નો તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે એનાથી કંઈ જુદું ના वो લાગ્યું ज्ञानी था इसमें कोई थे हाँ बिल्कुल ज्ञानी थे बहुत आत्मज्ञानी स्वभाव तो अच्छा है स्वभाव तो आत्मज्ञानी थे ज्ञानी मेरा गुरु नहीं कोई ठीक है गुरु तो हम किसको मानता है जब प्रकट होना चाहिए निश्चय में गुरु अपनी आत्मा ही होती है नहीं वो निश्चय की बात है हाँ। मतलब व्यवहार में प्रकट तो गुरु चाहिए हाँ क्या जो है तो आप जानता हूँ नहीं तो फिर मानने के फोटा लेने के क्या फायदा हाँ, ठीक है जो उपस्थित नहीं है तो फिर फोटा तो मावी का है तो हाँ। अब जाने का है ना तो बात पहुँचाई जाते थी भाव पहुँच मैंने एक बात पहुँचाई कि भाई हमसे मिले थे दादा भाई और उनसे बात करने पर यह लगा कि जो अपना चल रहा है उससे मुझे अलग नहीं करना ये आगे से सब मैंने पहुंचाई આચાર્યશ્રીને એમણે આચાર્ય સુધીને વિજય રામશ્રી ને છે હા એક મોટા જોશીએ કહ્યું છે કે અ, આ વ્યાસી આ ત્યાસીની સાર ના જાન્યુઆરીની અઠ્ઠાવીસમી થી માંડીને હા ચોરાશીના માર્ચની બાવીસમી સુધીમાં મારે જવાનું હા છે તમે ન જાઓ તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ શામાં જોનારો એટલે હું જાણું છું કે હું જાણું છું કે ડૂબતા પણ મારું એક ખાયકું છે કે અજાના દ્વાર ગયા સુધી કરજની મૃત્યુ નહીં કરે અજાના દરવાજા ઉગડી ગયા અને તેને કોને જોયું મૃત્યુ નહીં જોયું એ મૃત્યુ કેવી રીતે ઉભેલું છે એના હાથમાં કરગી છે એ કરગી કોને માટે છે મારે માટે છે મારું મારું સ્વાગત કરવા એ આવ્યું છે કેમ એના મૃત્યુ આવીને બેઠા છે અમારો ઈશ્વર સરસ છે બાર ઈસરો છે સામે સરસ ખાતો પાડો છે એમને મેં કહ્યું તમે બેસો જ આગળ અને હું ત્રણ ટકા આવવાની તૈયારી કરું છું ચોરાશી ચોરાશી ની માર્ચ સુધી અગિયારથી માં જાતિયાતની સ્થળ એટલે કે દિવસ શરૂ થઈ ગયો છે એમને કોઈ જોશીએ કહ્યું હશે કે આ ચોર્યા ઓગણીસો ચોર્યાસી ના બાવીસમી જાન્યુઆરી બાવીસમી માર્ચ અને આ ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી ત્રેસી ની અઠ્યાવીસ જાન્યુઆરી થી એમનો છે તો જવાનો ટાઈમ છે ને એ પીરિયડ માં જવાનું છે અને એ જો નહીં થાય તો પછી એટલે મોક્ષ મરી જાય એવું છે તો કે મેં કહ્યું મૃત્યુને અને કાલે પણ સરસ લખ્યું છે એના ઉપર અજાણે ખુલી ગયા મૃત્યુ ત્યાં ઉભું છે હાથમાં કલગી લઈને ત્યાં ઉભું છે હાથમાં કલગી લઈને હા કલગી લઈને શા માટે કલગી લઈ લે સ્વાગત માટે ઉંમર કેટલી થઈ મારી ચુમ્મોતેર ચુમ્મોતેર ચુમ્મોતેર બધું જુદું જ દેખાય આમ તો બસો તારીખ નવ છ ત્યાસી જીએન વિદ્યાલયના પ્રાર્થના મંદિરમાં અમદાવાદ સાંજે ધ્યાન આપણે ના કરીએ તો પછી બીજું કયું ધ્યાન આપણે મનમાં રાખવું રૌદ્ર ના કરીએ બને જ નહીં એ ના બને તમારી પાસે આવો બીજા રોકવું છે અમારે રોજગાર ના થાય પછી મસ્તી માં રહેવું છે પછી મસ્તી માં રહેવું છે બંને થોડી થાય આત્મા આત્મા અનાધિ કાળજી છે પોતાના જ કર્મો હવે પોતે મારા પોતાના જ કર્મો હવે પોતે જ પોતાના જ કર્મો હવે પોતે જ ચલાવી તમે કર્મોથી જ ચાલે છે કર્મોથી જ ચાલે છે નામના છીએ કર્મો છે અમે અપમાન તો આપણા પૂર્વના સંસ્કારો હોય એટલે થાય બરોબર સ્થિતિ તો પહોંચવું છે એ સ્થિતિ પહોંચવું છે એ સ્થિતિએ પહોંચવું છે ઘરમાં દુઃખ છે ભારત તમે કર્યું હતું રાત બોલાવો ને તમે કહ્યું કર્યું હતું અને થશે નહીં એમના ગુણ કરો એ તો આત્માના સંસ્કાર છે એટલે બોલે છે બાકી આપણે સમજીએ છીએ કે આપણે કઈ કરતા હતા છીએ નહીં અહંકાર ના થવો જોઈએ થવો ના જોઈએ અહંકાર થવો ના જોઈએ થઈ જાય માયમાં છું પણ વિધાઉટ માયમાં જવું છે અત્યારે તો વિથ માયમાં છું પણ વિધાઉટ માયમાં જવું છે પારકી વસ્તુને માય કરી વસ્તુ ત્યારે પોતાનો થયો માય ઘરે બધા પોતાનું ભૂલી ગયા સ્વભાવમાં જતો રહે આત્મા પણ સ્વભાવમાં આવે છે કોઈ બાધા પેટ બાધા પેટ પણ હરે નહીં ભગવાન મનુષ્ય જેવો થયો છે માનવ ધર્મ તો માનવ ધર્મથી ફરે તેથી આ બધું એટલે દૈવી ધર્મ સ્વીકારે એટલે માનવ અતિ માનવનો ધર્મ અતિ માનવનો ધર્મ સાર્થક અતિ માનવ સાચું સારો ભ્રષ્ટાચાર શાસ્ત્રી ધર્મ સ્વીકારે જે ધર્મ જાણે તે સ્વીકારે માનવ ધર્મ જાણે માનવ ધર્મ અતિમાનવ અતિમાનવ સ્વીકારે અને મુક્તપણાનું આ બધા અવલંબનથી મુક્તપણાનું એ મુક્ત થયેલા આપણને મુક્તપણાનું આપે અને માત્ર ને કિંચિત માત્ર દુઃખ ના આપવું જોઈએ કોઈ દુઃખ આપણને આપે તો પણ આપણે માનવ ધર્મ જો ધાર્મિક પાડે નહીં બીજા કોઈ ધર્મ સમજવા જેવો છે જ નહીં માનવ ધર્મ એટલે પાછળતા નહીં એનું માનવ ધર્મ આપણને કોઈ ગાળક હોય તો આપણે એને એ પાચનતા કરીએ આપણે પાચનતા ન કરી શકીએ જો આપણે મનુષ્યના પ્રમાણમાં ક્ષમતા રાખીએ અને ભાઈને કહીએ ભાઈ મારો જો ગુનો છે મને બતાય તો હું ગુનો કાઢી નાખું શું માનવ ધર્મ એવો હોવો જોઈએ કે કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય આપણાથી ભોગનાથી આપણને દુઃખ થાય એ એનો પાકી ધર્મ છે કે આપણે સામે આના બદલે પાકી ધર્મ ન કરીએ પ્રાપ્તિ થકો પ્રાપ્તિ નહીં કરવું માનવ થકો આ પ્રભુ મારો માનવ ધર્મ કોઈ માણસ આપણને બહાર પડે એટલે પછી આપણે એને ગાળ મારીએ કોઈ માણસ આપણને બહાર મારે આપણે એને ગાળ મારીએ પાછું થઈ ગયા પછી માનવ ધર્મ ક્યાં ધર્મ માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે પોતાની ફરજ સામાજિક ફરજ નોકરી કરતા હોય એની અંદર જે માનવ ધર્મ પાડવો છે પણ નોકરી કરતા હોય ધંધા કરતા હોય ત્યાં પાસે પાસે તમે પાસે અને છે તો દુઃખ થાય એવું એવું ઊભું થાય છે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે તો કે આ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય એવું લાગે છે પછી આપણે એની પાસે માફી માંગી લઈએ ત્યારે ભૂલ ભૂલ સ્વીકારી માનવ પૂરો હોવો જોઈએ એને એને એને ટૂંકો આપવામાં આપણને કામ કરતા હોય છોકરો હોય કે ઓફિસમાં હોય ગમે તે હોય અને આપણે સાચી સલાહ આપતા હોઈએ ત્યારે એને એ પોતાની ફરજ જ ચૂકતા હોય એ ઘડી આપણે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા દુઃખ તો થાય એ ઘડી વિરોધાભાસ ઉત્પન્ન થયો લાગે તમારી દ્રષ્ટિ સાચી છે તમારી વાત નથી તમારો ઈરાદો હોય અને સાચવતા એ ન ત્યાં બીજો કોઈ છે કે હું ભવાઈ હું મને ડરતો નથી પછી પ્રશ્ન આપણે આપણને મરી શીખીએ ખરા લાયકાત હોય એટલે લાયકાત પૂરી લાયકાત છે તમારા છોકરી બદલી છે પ્રગતિ થાય છે રોજમાં પ્રયોગ થાય છે આ બધા મુક્ત બનાવવા તો પ્રયત્ન ધંધા પછી ફરી પાસે আপনার એ જ નિદ્રા કહે છે કે હું એક નિદ્રા કઉ છું છૂટાયેલ જોડો અહીં મેરેજ થાય છે ને એનો જોડો થાય છે એની જાતે જ થાય જાણી શકાય ખરા એ જાણવાની વિધિ કરતા તો આપણે ગઈકાલે કહેલું કે વિસ્તારથી હું કહીશ એટલે આજે ફરી પૂછે જે કઈ કરવામાં આવે છે તે બધા કરવું છે ભાવ કર્મ સિવાય બીજા બધા જે કરવામાં આવે છે નો છે નો કર્મ અર્થ શું જો તે બ્રેક દબાઈ છે તો આપણે નહીં થાય અને બ્રેક દબાવતી નહીં હોય તો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ તરફ બીજ નહીં પડે ફરી બીજા કર્મ બધા છે નહીં સમજો જ્ઞાન દીધું ના લોકો ફરી બધા સંભાળશે અત્યારે નો કર્મ થયા કર્મ બંધાય ખરા અગર ના પણ બંધાય અપેક્ષા એ તમે જ્ઞાન લીધેલું છે એટલે તમને પેલા નો પણ સમજાય નહીં એટલે નિકાલ કરવાનો તમે સંભાવ વિકાસ ગમતું બંધ કર્યું ગમતું બંધ કેવી રીતે કરવું સરખું થતું નથી એમ કે એવું થતું નથી એમ થતું નથી જ્ઞાન લીધું છે આપના માં ભાવપૂર્વક પ્રણામ પ્રણામ આપ મારી એક ફરિયાદ જે આખરી સુપ્રીમ પાવર હોય તેને પહોંચાડજો હે પરમાત્મા તમે તો સ્વીકાર્યો જ નતો મેં મારા જાતના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો પણ માનવ જાત નો આજે દુઃખી દુઃખી થઈ રહી છે શ્રદ્ધા વિહાર એ ધાર્મિક ક્રિયાઓ અને મંદિરો અને કથાઓમાં થતી ભીડ એ ધર્મને ધર્મને આવેલો સોજો છે સોજો આવેલો ભીડ એ સોજો છે એવું કે છે ધર્મ આખરી આખરી સાફ થઈ રહ્યો ધર્મ આખરી સાફ થઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ લેવા માટે અઢાર હજાર વર્ષની જરૂર છે શું કહ્યું તો બધી જીવ ત્યાં કીધું ને પછી આખરી શ્વાસ લઈએ જયારે તમારી ફરજ છે કે કોઈ કેવળ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયા શક્તિ વાળા શબ્દ મોકલો શબ્દ અને સાચો ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમના વૈજ્ઞાનિકો ચમત્કારી શક્તિ વાળા પાસે કાન પકડશે જ્યાં સુધીનો સાચો આત્મિક ધર્મ પાતારા કલયુગ માનવ સમુદાયમાં વિભાય કરશે આજની સાચી જરૂરિયાત છે ચમત્કારી શક્તિ આ બતાવી દે ખબર ખબર સંદેશ બીજું શું કરીએ સંદેશ પહોંચાડો દાદા સંદેશ પહોંચાડો દુનિયાની હેરાની હોય છે પણ જ્ઞાન અને અજ્ઞાનની સંતોષ કેવી રીતે કેળવી ખાસ કરી જ્ઞાનની સંતોષ કેવી રીતે કેળવી અને ઉપાડી યોગ્ય પણ કેળવા વગર કોઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની ગુણની કૃપા સહાય કરે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કરવી જ્ઞાની ગુરુના જ્ઞાનને આચારમાં મૂકી શકાય વસ્તુ સામાન્ય કેવી નિરંતર રહેતી નથી પ્રસિદ્ધિ આનંદ આવે આપ કહો છો આનંદ રહે ને આ તો ખરા જીવાતમાં તો પછી આનંદ આવે આપ કહો છો એ પ્રમાણે નિરંતર આનંદ અત્યારે પાઠ કરીએ તો અત્યારે જે પૂજા કરે તો ચરણ વિધિ નો પાઠ કરે ત્યારે રે પછી તો હું જીવાત જો થઈ જાય આખો દિવસ નો વ્યવહાર બની જાય બરોબર નિરંતર નથી રહેતો ત્યાં સુધી રહે છે ચરણ વિધિ પછી આપણા વ્યવહારમાં સવારથી સાંજ સુધી રસિકલાલ રસિકલાલ પછી આપણા વ્યવહારમાં સવારથી સાંજ સુધી રસિકલાલ રસિકલાલ ચૂકો નહીં ને એમાં રાતે આપણો સ્મરણ કરે શું છે ત્યારે બરાબર આનંદ રહે રાત્રે આપણું સ્મરણ કરે શું છે ત્યારે બરાબર આનંદ રહે છે આનંદ રહે વિચાર કરવાની કારણ અમુક પુષ્ટિકારક ફળ મેળવવાની શરૂઆત કરીએ નાઇન્ટી નાઇન થઈ જાય તો પુષ્ટિ ખોરાક કારક ઓછા થતા શું કહું પહેલાથી ન પડે નાઇન્ટી સેવન થાય તો પુષ્ટિકારક દ્વારા દૂધ દૂધ દેવું નાઇન્ટી નાઇન થાય દૂધ પીતા હશે પણ ગયું શું કહું માનસિક નોર્મલ નથી માનસિક નોર્મલ નથી રહેતું માનસિક માનસિક નહીં બધી બાબતો બરાબર રાખે ખાવા પીવામાં સારું હતું ભાઈએ તો બપોર પાંચ વાગે પછી ભૂખ લાગે પછી ઉપાધિ થાય બધા ભાઈએ તો સંભળામણ થાય નોર્મલ લોભ આવે લોભ આવે બધાની લો અમારી કીધું એટલે આ નહીં દુઃખ વેદના હોય તો થાય પણ કરી એવા પ્રશ્નો હોય તો થાય પણ કરી આજ્ઞા ભાઈ પાડેલી તમે પાંચ આજ્ઞાઓ આપી પાડી છે હવે જ્ઞાન લીધું છે આ પાંચ આજ્ઞા આપી છે એ પાડે કઈ કઈ બાબતો હા જે આ રિયલ રિલેટિવ ચિંતા ના થાય નિરંતર સમાધિ રહે એવી સ્થિતિ પ્રાપ્ત નથી હજુ એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ ગયા વખતે જ્ઞાન લીધું ગયા વખતે જ્ઞાન લીધું કે બહુ સમય થયો નથી એટલે આવી સ્થિતિ પ્રાપ્ત નથી સમય થયા પણ સમજદારી જરૂર રહી થોડું મારી પાસે સમજદારી ભેગું થયા તો સમજીને ઉકેલ આવે તમે પણ સમજ ગયા છે કોઈ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં ઉપાધિ નહીં કશું જ નહીં બસ ધ્યાન દો પંડિત સમાધિ રહે ચિંતા ના થાય જીવન શ્રમિક વર્ગ ના જ્ઞાનીઓને ચિંતા હોય ખુલ્લે કયું શ્રમિક વર્ગ ના જ્ઞાનીઓને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય તમારો બહાર ચિંતા ને આપતો તમે બારે નહીં ચિંતા નહીં એવું આ વિજ્ઞાન માટે આને પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતા સાંઠો નથી ઉપાધિ નો ઝઘડો વ્યાધિ ઉપાધિ ને સમાધિ રહેલી હજારો માં રાત દાડો દાદા નિરંતર યાદ રહે સતત નહીં આપણે ખસેડવા છે જો અગિયાર નું આશ્ચર્ય કેવું સુંદર તમે તો આશ્ચર્ય લાભ લઈ શકો ખરો નહીં અરે વખત મહેનત છે મહેનત કરવા કે નહીં કરી ભાઈ કરી તો સારું છે જે હારા હોય કે નબળા હોય પણ જો તમે તમે ગુમાવતા છો અને તમે ભોગ જાણી નથી ખરેખર જાણે નહીં છો તો તમને અડે આ નહીં ખરાબ હોય અને જો તમે દ્વેષ જાણી છો તો બધા તમને ખરાબ દ્વેષ જાણી તમે ખરેખર જાણે નહીં છો જાણે નહીં છો ને કેવું વિજ્ઞાન વિજ્ઞાન તો જુઓ મદદ કરામત છે બે કલાકમાં રોજ ચિંતા બંધ થઈ ગઈ ટાઈમ નીકળી જે ચિંતા રાખો તો ના જાય કવિક માનું જ્ઞાનીય શું કે અંદર અંદર આનંદ છે વ્યવહારનો ભાગ ચિંતા અંદર વ્યવહારનો આનંદ મુશ્કેલ માં ગોવિંદ પણ આનંદમાં છે બિલકુલ બિલકુલ દસો ટકા માણસો જ્ઞાની ગુરુ હતા તેમને શું કહ્યું કે હું તો રોજ અનંત નો ભાજન શું કરવા હે ભગવાન હું તો અનંત રોજ નો ભાજન પછી આગળ આગળના વાક્યમાં કહ્યું કે દીઠા નહીં નિર્દોષ તો શરીર કોણ થાય